કથા હસવા માટે નહીં સાવધાન થો સહન કરો તમારા માતા પિતા તમારા વડીલો તમારા માટે બે કડવા શબ્દો બોલે તમે સહન કરશો તો તમે બહુ સુખી થશો સહન કરનારના પક્ષમાં ભગવાન રહે છે સહન તો બધા જ કરે છે મનને શાંત રાખીને સહન કરો સભામાં નિંદા થાય છે વિદુરજી શાંતિથી સહન કરે છે મારા ભગવાન સર્વમાં છે તો નિંદા કરનારમાં નારાયણ નથી સર્વમાં ભગવાન છે તો દુર્યોધનમાં પણ ભગવાન ઝાડનું પાન પણ ભગવાનની ઈચ્છા વિના હાલતું નથી આજે મારી નિંદા થાય છે ભગવાનની ઈચ્છાથી થાય ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેવી તમને બહુ શાંતિ માનવને શાંતિ મળતી નથી એનું એ જ કારણ છે ભગવાનની ઈચ્છા ને માનવની ઈચ્છા જુદી હોય છે તેથી મન શાંત થાય છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું એને ભક્તિ કે છે મારી ઈચ્છા અનુસાર ભગવાન કરે એવી અપેક્ષા રાખશો નહીં ભગવાનની ઈચ્છા અનુસાર હું કામ કરું કેટલાક લોકો બે ચાર કલાક ભક્તિ કરે છે પણ એમની ઈચ્છા અનુસાર ન થાય તો પછી ઠાકોરજીને પણ સંભળાવે છે ચાર કલાક હું તમારી પૂજા કરું છું બીજા લોકો તો કશું કરતા નથી એ સુખી છે અને તમને મારી દયા આવતી નથી ભગવાન કીધે ચાર કલાક તું મારી ભક્તિ કરે એટલે હું તારો નોકર થઈ ગયો ભક્તિ નો અર્થ એ છે ભગવાન માં આધીન થઈને રહેવું એને ભક્તિ કહે મારા ભગવાન ને જે ગમે એ મને ગમે છે મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા છે ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા એક હોય તો ભક્તિનો આનંદ મળશે તમારી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા ભિન્ન હશે તો ભક્તિમાં વિઘ્ન આવશે સભામાં નિંદા થાય છે બીજું વિચાર કરે છે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે મારા ભગવાનની ઈચ્છા વિના ઝાડનું પાન પણ હલતું નથી મારી નિંદા થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે મારા ભગવાન મંગલમય છે મારા ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે આપણી ઈચ્છા અનુસાર બધું થતું નથી એ જ સારું છે ની ઈચ્છા અનુસાર બધું થવા લાગે તો અનર્થ થશે માનવના મનમાં ક્યારે અને કેવી ઈચ્છા થશે તે કહેવાય નહીં મન મુહૂર્ત થતા વાર લાગતી નથી ભગવાન મંગલમય અને ભગવાનની ઈચ્છા પણ મંગલમય તમારા જીવનમાં તમને દુઃખ થાય તમને ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે તે સમયે મનને સમજાવો કે પ્રભુએ જે કર્યું છે સારું કર્યું છે તારા કલ્યાણ માટે કર્યું છે ભગવાન કોઈનું પૂરું કરી શકે જ નહીં ને ગુરુ કરતા આવડે ભગવાન જે કઈ કરે છે એમાં જીવનું કલ્યાણ છે કોઈ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે વિશ્વાસ રાખવા લાયક ઈશ્વર છે કોઈ જીવમાં વિશ્વાસ વિશ્વાસ અતિ વિશ્વાસ રાખવો નહીં અતિ વિશ્વાસ ઈશ્વરમાં રાખવો ભગવાનની ઈચ્છાથી જે કઈ થશે એમાં જ મારું કલ્યાણ છે ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય ધીરેતિ મત્વા ચિંતામ દ્રુતન ત્યજેત તમને ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે એવા સમયે મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે તે વિચારપૂર્વક નો કોઈ અપરાધ નથી સભામાં દુર્યોધન ગાળવા નિંદા કરે છે વિદુરજી શાંતિથી સાંભળે છે એક અક્ષર બોલતા જ નથી દુર્યોધન ની એવી ઈચ્છા હતી કે આ વિદુર કઈક બોલે તો પછી હું વધારે સંભળાવું વિદુરજી એક અક્ષર બોલ્યા નહીં ત્યારે દુર્યોધન નો ક્રોધ વધ્યો છે દુર્યોધને નોકર ને આજ્ઞા કરી આ વિદુરને ધક્કો મારીને બહાર એ વિચાર કર્યો મને કોઈ ધક્કો મારે ને તો ને સહન થશે મને કોઈ ધક્કો મારે તો હું તો સહન કરીશ કદાચ મારા ભગવાન એને સજા કરે તો મારા ભગવાન મને એવું છે હવે તું ઉઠી જાય વિદુરજી ઉભા થયા છે મને કોઈ ધક્કો મારે પછી હું બહાર જઉં તેના કરતા હું જ સમજીને સભા છોડી દઉં છું ખોટું સવા છોડીને વિદુરજી બહાર મનને શાંત રાખે અને નિંદા જે સહન કરે એને ભગવાન દર્શન વિદુરજી બહાર આવ્યા તે ને શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન થયા પ્રભુએ ને કહ્યું કાકાજી આ બધો ખેલ મેં જ કર્યો છે ઈચ્છા છે હવે તમે અહીંયા રહેશો તમે જાઓ જાત્રા કરવા જાઓ વિદુરજીનું પુણ્ય કૌરવોનું રક્ષણ કરે વિદુરજીના પુણ્યથી કૌરવો સુખી છે શ્રી કૃષ્ણને હવે કૌરવોનો વિનાશ કરવાની ઈચ્છા છે વિદુરજી જાત્રા કરવા જાય તો હું કૌરવો ખબર કે પુણ્યાત્મા દૈવી જીવ હોય છે ની લંકામાં મહાત્મા વિભીષણ હતા વિભીષણના પુણ્ય પ્રતાપે રાવણ સુખી હતો રાવણે બહુ તોફાન કર્યું છે વિભીષણનું પુણ્યનું રક્ષણ કરે છે રાવણે ને લાત મારી વિભીષણ લંકા છોડીને ગયા પછી તો રાવણ ના ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો નહીં સર્વનો વિનાશ થાય વિદુરજીના પુણ્યથી કૌરવો સુખી છે પ્રભુએ વિદુરજીને કહ્યું કે કાકા હવે તમે જાત્રા કરવા જાઓ ને અહીંયા શું કરવાનું તમે જાત્રા એ કહ્યું કે મને હવે જાત્રામાં રખડવાની ઈચ્છા થતી નથી આપ ઘરમાં આવ્યા અને આપ જ્યાં વિરાજતા હતા ને ત્યાં મને તમારા દર્શન થાય હું તમારું ધ્યાન કરું છું તમારા દર્શન કરું છું તમારું સ્મરણ કરું છું જાત્રામાં ભટકવાની ઈચ્છા નથી અંદરથી ભક્તિનો રંગ લાગ્યા પછી બહુ ભટકવાની ઈચ્છા થતી નથી મારે યાત્રા કરવી નથી પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે કાકા તમને યાત્રા કરવાની ઈચ્છા નથી પણ તમારી સાથે યાત્રા કરવાની મને બહુ ઈચ્છા થઈ મારી યાત્રા કરવી છે પણ તમારી સાથે જ કરવી છે હું તમારી સાથે આવીશ કે તમે મારી સાથે જાતકામાં આવશો હું તમારી સાથે જાતકામાં ક્ષણે ક્ષણે તમને મારા દર્શન થશે તો તમારી યાત્રા કરવી છે વિદુરજી યાત્રા કરવા ગયા છે સકિલ કૌરવ પુણ્ય લબ્ધો ગજાવયા તીર્થ પદ પદા અન્વાક્રમત પુણ્ય ચિકીર્ષયોર્વ્યામ સ્વનિષ્ઠિતો યાની સહસ્રમૂર્તિ તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે કરવાની તીર્થયાત્રા જે પૂર્વક કરે છે જાત્રા એવી કરો કે જાત્રા કરીને ઘેર આવ્યા પછી જેવું થાય આજકાલ તો પૈસા વધી જાય ત્યારે જાત્રાનું બહાનું કરીને લોકો ફરી આવે છે આ સ્પેશિયલ ટ્રેનમાં જે લોકો જાત્રા કરવા જાય છે એ વિધિપૂર્વક જાત્રા થતી નથી એવી રીતે તો કાગડો પણ ફરતો ફરતો કાશીમાં જાય છે કાગડાને જેવી જાત્રા કરે શું લોકો પૂછે છે કે એક જમવાનું છે કે બે જમવાનું એમાં સ્પેશિયલ ટ્રેનમાં યાત્રા કરે એ લોકો શ્રાદ્ધ કરતા નથી ઉપવાસ કરતા નથી તીર્થયાત્રા વિધિ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે તમે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં દેવોની પૂજા કરતા પહેલા તમારા માતા પિતાની પૂજા કરો જે માતા પિતાની પૂજા કરતો નથી એના હાથની પૂજા દેવો લેતા જ નથી આ શરીર માતા પિતાનું ઋણી છે આ શરીરમાં રુધિર જે છે તે માએ આપ્યું છે અને શરીરમાં જે હાડકા છે માંસ છે તે પિતાએ આપ્યું છે માતા પિતાના ઉપકાર ભૂલશો જે માતા પિતાની પૂજા કરતો નથી એને દેવ પૂજા કરવાનો અધિકાર જ નથી તીર્થમાં પ્રથમ માતા પિતાની પૂજા થાય છે લોકો જાત્રા કરે છે પણ શ્રાદ્ધ કરતા નથી શ્રાદ્ધમાં માતા પિતાની પૂજા થાય શ્રાદ્ધમાં શ્રદ્ધા રાખવા અડધો કલાક લાગે છે લોકો આજકાલ શ્રાદ્ધ કરતા નથી જે શ્રાદ્ધ ન કરે એના હાથની પૂજા દેવોને લેવાની ઈચ્છા થતી નથી તીર્થમાં દેવ કાર્ય પછી છે પિતૃ કાર્ય પહેલું યાત્રા વિધિ પૂર્વક કરો કોઈ પણ તીર્થમાં જાઓ એક દિવસ ઉપવાસ કરો તીર્થોપવાસ કર્યા પછી વિધિ પૂર્વક તીર્થ સ્નાન કરો તીર્થોપવાસ કરવાની બહુ જરૂર છે યાત્રા તેની સફળ થાય છે જે તીર્થમાં કોઈ પાપ છોડે છે એને યાત્રાનું પુણ્ય મળે છે આજથી હું જૂઠું નહીં બોલ આજથી કોઈની નિંદા નહીં કરું જે પાપ છોડે છે એને યાત્રાનું ફૂલ મળે ગયાજીની યાત્રા બીજી પૂર્વક કરવી હોય આઠ દસ દિવસ રહેવું પડે આજકાલ ઘણા લોકો ગયાજીમાં જાય છે એક જ દિવસમાં ત્રણ ચાર શ્રાદ્ધ કરે છે શ્રાદ્ધમાં પિતૃઓનું ભોજન થાય છે પિતૃ એક દિવસમાં બે વાર ખાતા નથી એક દિવસમાં એક જ વાર શ્રાદ્ધ થાય એક દિવસમાં બે શ્રાદ્ધ થાય ગયા દીની યાત્રા વિધિપૂર્વક કરવી હોય તો સાત આઠ દિવસ ત્યાં જવું પડે છે અનેક શ્રાદ્ધ કરવા પડે છે ફલગુ નદીના કિનારે શ્રાદ્ધ વિષ્ણુપાલ પર શ્રાપ થાય છે રામ ગયા પ્રેત ગયા બુદ્ધ ગયામાં શ્રાપ થાય છે